દાદા દાદા માફ કરજો એ પછી સાદી અનંત થયા પછી થી વળી પાછો ન ફસાય નામ જ સાદી અનંત જ્યાં સુધી આત્માનો ન થાય ત્યાં સુધી આત્મા ને દેહ તો હોય જ આત્મા ને ગમે તે દેહ પણ હોય મોક્ષ જ્યાં સુધી ન થયો હોય ત્યાં સુધી જ્યાં સુધી મુક્તિ ના મળે ત્યાં સુધી નાની મોટી અને બે હોય થોડી હોય હું આત્મા છું એવી પ્રતિ રહેશે એટલે નવા દેહ બનવાની શરૂઆત બંધ થાય દેહ છે એનો નિયોડો એ દ્રષ્ટિએ તો તમને આ દેહમાં નિયોડો આવી જાય પણ તમારી આજ્ઞા પાળો છો માફે એ પાછું એક બીજો દેશનું કારણ છે સિમંદર સ્વામી ની પાસે ગયેલા માણસ પાસે તહેવાર ફાવે રહેજો બહુ છે દાદા પણ આ સાડા ત્રણ લાખ વર્ષ નું આયુષ હવે એને કયા કયા કેટલા વર્ષ ના આયુષ એમને ગયડા કેવા દોઢ વર્ષ આયુષ દોઢ લાખ વર્ષ થઈ ગયું તમારું અમને તો વચન છે પ્રમાણ છે અમે અમે તૈયાર છીએ અમે તૈયાર છીએ એમની પાસે બેસવા પકડી ગયા કે દાદા આત્માનો એની વિકૃતિ જે ગુણો પોતાના નથી એવા એવા ગુણો વ્યતિરેક ગુણો જય મટવા હારું આખું કે આપણે એમને દવા દારૂ શું કહ્યું બરોબર દવા દારૂ હારું તું ભાગ્યા પછી છે તારે ભાગ્યું કેમ કારણ કે વેદના હિસાબ ચૂકવવા માટે ભાગ્યું આ હિસાબ પૂરો થઈ ગયો થાય શું કરું ચૂકવવા માટે જન્મ ધારણ કરી આવતો હોય તો પેલા તો અત્યારે માફી ક્યાં વધારે માનવી વધારે છે ને ત્યાં દુનિયાનો નિયમ છે આજે દુનિયા છે નિયમ કેવો છે કે વધે અહિયાં ડુમસ ઉપર જોઈએ નદી થાય છે એવું આ વસ્તીને પણ હાનિ વ્યક્તિનો નિયમ તે નાઇન્ટીન થર્ટી અમુક આ વધ્યા પછી પછી ત્રીસ વર્ષ ત્યાં આ બધા કોણ ભારે આ વસ્તી વધારેલી છે ને એટલે ટિકિટ બહુ બની કારણ કે લોકો આયા હતા રિટર્ન ટિકિટ લઈને આવ્યા પણ અત્યારે તો ચાર પગ ની પણ એટલી જ વસ્તી છે અત્યારે તો આ ચાર પગ વાળા છે તેની પણ એટલી જ વસ્તી છે ને અત્યારે તો આ ચાર પગ વાળા છે તેની પણ એટલી જ વસ્તી છે ને કે દેખાતા નહીં દેખાતા નહીં આજના છોકરા હાફ થશે તો આ કેટલા સંગ્રહ નો જઈ જોઈએ તારે બે જાત ની વ્યવસ્થા થઈ જાય હિન્દુસ્તાન માં અને બે ભાગ પાડી શકાય એક ભાગ ભ્રષ્ટાચાર પરવણે કરાવડાવવા છે એક ભાગ કેવો છે ભ્રષ્ટાચાર પરવણે કરાવડાવવા આપણે ના પસંદ હોય તો જબરદસ્તી કરીને માટી ગુટીમાં રહીને પણ ભ્રષ્ટાચાર કરાવડાવવા તો વધે નહીં ભાઈ બીજા એક જયારે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે કરે છે અને એકને પરણે કરવો પડે જ્યાં પરણે કરવો પડે છે એ અહીંયા આગળ રહેવાના છે અને પરણે કરાવડાવે છે એની ટિકિટો બધી કરે થઈ ગઈ ચાર પરમાં અને પૂછવું વધારે અને પછી ખેતીવાડી મજા આવશે આ ભરત ભરત ખાલી જગ્યા બધા રૂમમાં પછી ભરતજી ના આવશે ને અને પેલા રિક્ષાના પેલા એ હોય છે ને બુલડોઝર હા બુલડોઝર બુલડોઝર કહેતા લોકો ટ્રેક્ટર ગધેડા ને આપણા રશિયા પણ દાદા આ બધું છે પેલું આપ જે કહો છો કે પરણે કરવો પડે છે અને જે કરાવડાવે છે પણ અત્યારે તો બધા ગૌનામાં જ ગણાય છે ને બધા કેટલી જોઈએ પાંચ ગુણ્યો આપણે એમ જે ગૌ દે છે બધા એટલે આપણે કોઈ પાડ જતા આવતા તરીકે બોલાવી આ ગૌની ગુણો ખરેખર છે પેલો આપમાં ગૌ છે એવું કોઈ પુરાવા પછી આપણે ઘેર વેચીએ અને પછી બહેરાન કહીએ કે આ ગૌની ગુણો છે તો હું તાર ધડા માટે મોકલી દઉં છું કઈ કેવા માણસ છે બાર બાર ધડા મોકલાશે પણ શું અંદર ઘઉં લાવ્યો છે બધા એના ઘઉંમાં પાંખડા હોય એ લોકો કહ્યું ઘઉં છે વ્યવહાર એવો છે કે આને ઘઉં જ કહેવાય પાંખડા ને ઘઉં કહેતા નથી આ ઘઉં પાંખડા નીચે સુધી ઉંદર સજાય પેલા કોકરા મટકી મેળવી સમજે તમને સમજે ઉપર વાળા ની વાત કરી ઉપર વાળા ની વાત ઉપર વાળો કે ભગવાન ક્રિએટર છે હું કોને શીખવાડ્યું કે તમારે ગાયત્રી કર્યું અઢાર અબધ માણસ માનીએ છીએ હું વધો નહીં God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by sect creator બરોબર લૌકિક ભાષામાં ક્રિએટર છે પણ અલૌકિક મારું તારું પૂછવા અલૌકિક શું છે ભગવાને પગલ કર્યું હોત તો ભગવાન આપણે ગાળો ભગવાન ભગવાન તો ભગવાન ભગવાન તો પરમાનંદી જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી કઈ પણ દોષ રહી ભગવાન world is not created of this world at all. By, by relative viewpoint, God is created. By real viewpoint, God is not created. Right? The world is the puzzle itself, puzzle એટલે પછી એ લોકો કહે શું ભગવાન નથી ભગવાન ના હોય દુનિયા આવી દેખાય નહીં તમારે કહે ક્યાં રહે છે તને શું લાગે છે ઉપર ઉપર કોઈ બાપો હતો બધે ફરી આવે આકાશ છે હાથ એટલે લગાવો ભગવાન એટલે છે કે તારે લઈ God is in every creator whether visible or invisible not in creation આ ક્રિએશનમાં નથી વિઝિબલ કે ઇનવિઝિબલ ક્રિએટર હોય ક્રિએટર કોને કેવું જે લાગણી ધરાવ લાગણીઓ ધરાવ આ લાગણી ધરાવે અને આપણા આપણા મગ દ્વારા એ બધું પાણી વાળા કઈ પહોંચીએ તો પાણી વાળા કઈ પહોંચીએ તો ઠંડા મારે એટલા લાગણીઓ તરફ માટે ત્યાં ભગવાન અને આમાં એની લાગણીઓ નથી એટલે પછી હિન્દુસ્તાન બાવો એ શીખવાડવા મળ્યું એટલે મારે કેવું પડ્યું કે નોટ ઇન ક્રિએટર મનુષ્ય જે બનાવ્યું છે ક્રિએટ કર્યું છે બધા ભગવાન નથી મેન મેડ વસ્તુ ભગવાન આવું મોટું શીખવાડે દારિદ્ર પણ સીધ જાય સંદર્ભમાં ભગવાન માને એમાં એને લાકડો પાડતી વખતે થાય ને ભગવાન અમને છે લાકડો પાડી એ તો હારા છે આપણને યાદ જ નથી હતું એટલું હારા એ જ્ઞાન યાદ જ યાદ નથી એટલા સારા એક તો જ્ઞાન ખોટું પછી યાદ ના રહે બે ગુણાકાર બનતા આવે દયા અને કરુણા એ વિશે સ્પષ્ટતા કરો જ્ઞાન લીધા પછી કોઈ વૃદ્ધ વ્યક્તિ પડી જાય અને હું આપ કહો છો એ પ્રમાણે જો મારો પક્ષપાત હોય ને હું એને ઉભો કરવા જાઉં અને મારામાં એવો કોઈ ભાવ ન હોય આપણે તો બધા પ્રત્યે સારો ભાવ રાખવાનો અને હું ઉભો કરવા જાઉં અથવા એમને મદદ કરવા જાઉં તો એ પક્ષપાત ગણાય કે જ્ઞાન લીધેલું છે ભાઈએ એટલે કે છે મેં જ્ઞાન લીધું છે ને રસ્તાની અંદર ધારો કદાચ કોઈ માણસ પડી ગયો હવે પડી ગયેલા માણસને હું એમ કે જે એ પ્રમાણે એના ઉપર દયા કરીને હું એને ઉભો કરવા જવું અગર આ પ્રમાણે કરું તો મેં પક્ષપાત કર્યો કેવાય તમારે શું કરવું એને ઉભો કરવો કે તારા ગોવામાં આવે જયદેવ ભાવ થાય તો ભાવ થાય એટલે હંમેશા એવો જ ભાવ થાય મદદ કરવાનો ભાવ થાય પછી જયદેવ તારે નહીં ધ્યાન દયા આ ના બતાવે કામ જઈ જવું ચોક્કસ માણસ ના કહેવાય નહીં તો પછી દયાનો અભાવ દેખાય તો નિર્દય દેખાય શું કહ્યું એટલે આપણે જેમ આશા રાખીએ છીએ જઈ જેવી આશા રાખે ના રાખે ઘડી ગયો એ આશા આપણે જમો રાખે ફરજિયાત નીકળી અંદર ફરજિયાત હોય છે બધાની હા આવું કરવાથી પુણ્ય બંધાય ને પુણ્ય બંધાય બંધાયું છે સૂકતું જાય સૂકતું ફાઇલ નો નીકાળતી એટલે જેને જ્ઞાન લીધું છે અને જેને જ્ઞાન લીધું ના હોય અને હું જઈ રહ્યો છું એને પુણ્ય બંધાય એને પુણ્ય બંધાય આત્મા જુદો કે છે લોકો માને જુદો છીએ જુદો છીએ હું જ છું લાગે એક ભાઈ પ્રશ્ન પૂછેલા પછી આપે કીધું કે હવે આ તળેલી વાનગી બધી એ છે ટેસ્ટબંધી બધી પણ હવે તમે સાત્વિક જરા બાફેલી મૂકો એમ કહીને બીજા ભાઈને આપે કીધું એટલે અમે બધા સમજી ગયા કે દાદા સત્સંગની ધારા બદલવા માંગે છે Very વડવાની જગ્યાએ વડવું ખરું ચોખ્ખું આપવાની જગ્યાએ ચોખ્ખું આપવું કોઈ દોષિત કોઈ નથી લાગે છે બધા ઓછું થઈ ગયું પેલા કરતા ઓછું થઈ ગયું છે એમ બહુ દાદા પડી ગઈ વરેલી ઉલ્લડિયા લોકોનો પરિચય કરે તો ઉલ્લડ્યા પરિચય કેટલો અઘરો પડી ગયો તારમે ઓછું થાય છે કે વધારે નહીં પહેલા કરતા ઓછું થઈ ગયું ગાઢો ફૂટે ખરી તા માલ બધો દેખાય છે ભરેલો છે દેખાય ના ભરેલો દારૂ પૂરી ગયું છૂટી ગયા જેવું વિનંતી છૂટી એટલે આપણે બાજુ નિરાશ થઈ બીજી છે નહીં એવી બીજી આવશે ત્યાર પછી બીજી એક એક પૂરી કરતા જવાનું શેની શેની રહી સર ગ્રંથિયાજી વિષયનો માલ રહ્યો છે બીજો પછી રહ્યો બીજો લોભની થોડી પ્રકૃતિ લોભ નું લોભ લોભ આમાં અઢાર રૂપિયા આપેલા છૂટી ના ગયો એટલે રૂપિયા આપેલ છૂટી જાય લોભ એટલા પ્રમાણમાં જ નથી પ્રમાણ તો હજી એક હજાર તો લોભ એટલે શું આપવું એટલે શું જાય લોભ એમાં રકમ ના જોવાય ના આપવું બાબતમાં ગ્રંથિ છૂટી જવી આપણે ઉપાય બતાવે દાદા વિષયની ગાંઠ કેવી રીતે જાય વિષયની ગાંઠ કેવી રીતે જાય એના કરતા કોઈ બીજો માર્ગ નથી અનુભવી હું તો અનુભવી તમારા વર્લ્ડ ના બધા અનુભવો તમારી પાસે છે અનુભવ નું તારણ તારે કામ કરાયેલું એટલે બોલું <laughs> સાચી વાત છે વિચાર જ નહીં આવવા જોઈએ દાદાજી લે વિચાર ના આવે તો ભગવાન થઈ ગયો તું ખરો વિચાર આવે પણ એનો વાંધો ના આવવો વિચાર આવે મેં કે તે સંકલ્પ વિકલ્પ થાય પણ વાંધો ના આવવો એ કેવી રીતે થાય ઉગતા પેલા કાઢી નાખીએ પછી મય જેટલો માલ ભરે એટલું ઉગ્યા વગર નથી ઉગે એટલે આપણે કાઢતા કાઢતા જઈએ માલ ખાલી થતો જાય દાદાજી સ્ત્રીને સ્ત્રી કેવી રીતે નહીં દેખાય એ પેલો જાણે કઈ છે પેલો ત્રિવિજન વાળું અરે બેન દેખાય તો ત્રિવિજન ચાલ સમજણ પાડી દે દાદાજી ત્રિવિઝન થી જોઈ છતાં દેખાય તો એને પૂછે એને કીધું કે તમને પૂછું ના એને બધું આવ્યો હા હજાર બે ચાર થાય કરાવનાર હોય જે બાપજી તે જ એકાગ્ર હોય બ્રાહ્મણ તો એકાગ્ર કોઈ જગ્યાએ થતા જ નથી બ્રાહ્મણે શું લેવાનું આમ આમનું વેરવાનું આમનું વેરવાનું બ્રાહ્મણ કઈ એકાકાર હોય કારણ બ્રાહ્મણ એકાકાર થયું જોયું હા જોયેલું પેલો હાથ એ આપણને ના ના તો જોઈએ મને કરે તો મુશ્કેલ છે બધું પડ્યું હતું આટલો આનંદ માતો નતો તો આરસ પર બેઠા બેઠા ભગવાન ને દર્શન કરતા કરતા શું આનંદ આવે દેહાતમાં આરસ બેઠા બેઠા ઉપર અને દાદા જે ત્યાંનું જે શિલ્પકામ જે બાંધકામ થવાનું અને આપે જે કહ્યું એનો દરવાજાનો જે વિસ્તાર બાર ફૂટ ઊંચાઈ અને નવ ફૂટ પહોળાઈ એટલે પેલો લોરીમાં પેલો લોરીમાં ડ્રાઈવર બેઠો હોય એ પણ એમ કે દર્શન કરીને આગળ જાય એટલે પેલો અથડાતો પછી અથડાતો અટકી જાય અને લાઈટ એવું સરસ રાખવાનું તે દિવસે પણ અજવાળું ત્યાં આગળ દેખાય છે દિવસે પણ હા એવું આપણે એ કઈ ફોકસ મુકાવડાય દાદા બીજા મંદિરોમાં દરવાજા હંમેશા નાના સાંકડા બનાવે છે લઈ ના <laughs> આપડા ભગવાન પરિગ્રહી નહીં બનાવીએ લઈ જવાનું હોય તો લઈ જવાનું ભગવાન લઈ જાય લઈ જાય આપડે પરિગ્રહી નહીં બનાવીએ સ્વાદી ગોપીઓને બધું કેવું હોય તો નંબર બગડે ને હા આપડે કઈ દઈશું કે આપડા ભગવાન ને આવું તેવું ના એ બંધાયા છે ભક્તો બંધાયા છે આ દાદા સિમંદર સ્વામી નું દેરાસર આ પહેલી વખત એવું બને છે કે જેની અંદર જ્ઞાની પુરુષ અને જેને અમે બધા દેહધારી પરમાત્મા માનીએ છીએ તે આ આરસની માઇન્સો જોવા જાય છે કારીગરો પસંદ કરે છે અને મશીનો બધા જોવા માટે જાય છે આવું ઇતિહાસમાં કોદાળો જોયું નથી કે જ્ઞાની પુરુષ આ પ્રમાણે બધું ફર્યો હોય અને આ પ્રમાણે કર્યું એટલે દાદા આ કંઈક એવું દેખાય છે આ સ્વામી ચિમંદરનું કે આપણે જે ભવિષ્ય બાક્યું છે કે આ ભારતનું આ થવાનું છે એનો આ શરૂઆત આ રીતે થાય લક્ષણ દેખાય સંજોગ લખનાર સંજોગ લખનાર સંજોગ થાય છે સંજોગ લક્ષણ લક્ષણ બાહ્ય ભાવ ક્યાં ગયા હતા કે આવું થઈ જાવ તેના હવે પરિણામ આવવા મળ્યું એટલે સંજોગ લક્ષણ થી ખબર પડી ત્યાં જ્ઞાની પુરુષ શું છે મારા એટલે બધી તેના ઉપર આપ બેઠેલા અને પેલા બતાવે કે આ પેલો મોટો જે પર્વત છે પેલો મોટો જે પથ્થર છે તેની અંદર સ્વામી સિમંદર ની મૂર્તિ થાય એટલો મોટો પથ્થર નીકળ્યો છે અને આપણે જોતા હતા આ તો પ્રેરણા થઈ ગઈ નથી કહો નહીં તો તમારી ધારણા પ્રમાણે તમારા રૂપિયા થોડા અને કામ મોટું છે કામ તમારે કરતા જોઈએ રૂપિયા થોડા ગોબડા રાખવા એટલે આખું આરસ નું કરવું છે ને પછી આમ એટલે પણ એને પ્રેરણા થઈ રસ્તો રસ્તો મળી ગયો રસ્તો મળી ગયો અને બધા હેર છે દાદા પેલી હેલ્પ કેવડી મોટી લાગે છે કોઈને ગણતરીમાં નહીં આવ્યું હોય કે પેલો પંચોતેર હજાર ઘન ફૂટ પથ્થર લઈ જાઓ એના દાદા પચાસ રૂપિયા જ મૂકો તો પણ એનું ચાલીસ લાખ નું દાન થશે પંચોતેર હજાર ઘનફૂટ દાદા બીજા બધા ઝાંખા લાગશે આમાં તો જાણે આ કુદરતી રીતે થઈ છે આ બની શકે પોસિબલ નથી આ વસ્તુ કુદરતી રીતે કોઈ અંતરપ્રેરણા કે કોઈની હેલ્પિંગ છે જેથી કરીને આપણને આમ આમ પોતે તરુ નીકળે જેવી વાત છે આ અને વાત એ કરી ને આપણો સંઘ બહુ પૈસા પાસે યાર છે પણ કેટલું સંઘ નો આમ તો ખબર અને માગવાનો રિવાજ નહીં આપડે કોઈને દુઃખ થાય એવો રિવાજ નહીં આપણો રિવાજ જુદો એટલે કઈ હેલ્થ તો ગુજરાતી વગર થાય ને અને એક બાજુ લોકો ભરતા એક સમય કરોડ નું એસ્ટિમેટ કર્યું પાંચ પાંચ કરોડ કરતા જોઈ લઈએ હવે કઈ અમે અમે વિદ્યા ત્યારે પાછા ના પડીએ દાદા આ કૃષ્ણ ભગવાને જે કચલી આગળ જે પેલો ગોવર્ધન પર્વત જે ઉચકેલો કે દાદા સમજાવો ને આ કેવું બધું થાય છે અત્યારે પર્વત એટલે કઈ પર્વત નતો લોકો મૂકી બેહાડ્યો નામ પાડ્યું પાછી ગોવર્ધન અને ભગવાન શક્તિ ગો એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિય શક્તિ વર્ધમાન થાય તેને એક આંગળી પટકી શકાય રહે ગોડે નૈતિક બ્રહ્મચર્ય પર નૈતિક એટલે નિષ્ઠામાં બ્રહ્મચર્ય છે તમારી નિષ્ઠામાં શુદ્ધ આત્મા છો અને બીજું બધું નિકાલી છે એવું એમને નિષ્ઠામાં સમજી છે અને બીજું બધું નિકાલી ગોવર્ધન પર્વત છે એમને ગોના ગોસ્વામી થયા ગોવર્ધન પર્વત લોકો પત્તન પર્વત સમજે એ ધીરે ઉચકાય છે કૃષ્ણ શું ગમે તેનાથી ઉચકાય છે આપણા લોકો એક મામલા મત નક્કી ભગવાન હારી વાતો અડધું માણસ નું અડધું સિંહ નું કે આ તો રૂપકો હા દાદા રૂપક છે આ તો રૂપક આપેલા તો લોકો અને બુદ્ધિ એટલી પહોંચી નહીં એટલે બધું સત્ય માની લીધું તમે ભમાને ખોટા દેખાડ્યા છો રૂપકો આપેલા બુદ્ધિશાળી કઈ કઈક લોકો સમજશે જો ને જોન કૃષ્ણ ભગવાન પર પુષ્ટિ ચડાયા કરે છે અને ગણપતિ ને દાસ ચડાયા કરે એટલો વેર અને આ સફેદ સિંહ પેલા કાંઈ પાંગડા એનું જ્યાં ગાર્ડન પર ચાલ્યા ચડાય ચડાય ઊંચા મુક્તિ ઊંચા મુક્તિ દવા આ ચીજો મળશે જેટલે આપણે દેવો વસ્તુ ચલાવ્યું તેમની ઊંચા મુક્તિ દવા છે ગણપતિ જ્યાં થવું હોય તેને ધરોનું સેવન કરવું ગણપતિ જેવા એ બધું આ બધું ઊંચા ઊંચી સેવા છે ત્યાં બધું મારી ગયા રૂપક રૂપે એમ કેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એ છે તે તપ વીર્ય અને કીર્ત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર જે વાયુ છે એ વિષ્ણુ કહેવાય વાયા વાયા વાળો માં એક થોડી વાર બેસી નથી ટકે નહીં ઘડી વાર એક અડધો કલાક બેઠો હશે અને મનમાં બહુ એ લાગે કટકટ થયા વાયુ વાયુ નો કરનારા વાયુ વાયાની જરૂર છે અધ્યાત્મ ઉતરનારા પિત્તની જરૂર છે જોર હોય છે અત્યારે અને બધા ઊંધા થતા કરનાર કપનું જોવું પડે આપડે તો જોયું દુનિયા દાદા કેવા કેવા સંજોગ અને બહાર ની માહિતી બદલાતી જાય છે હા લોકો પૂછે છે જૈનો પૂછે છે કે સિમંદર સ્વામી નું મંદિર એમ એમણે એવા બહુ જાણ્યા નથી સિમંદર સ્વામી ના મંદિર આવા થતા હોય એવા જાણ્યા નથી એટલે હવે એમને પરિચય થતો જાય છે આમાં જાણતા નથી જેમ જેમ જાણે તેમ પરિચય કરવા મળે કે ભાઈ આ શું છે શાના માટે શા માટે એમનું આટલું બધું મહાન મહત્તા કેમ દાદા આ તો આધ્યાત્મિક એકીકરણ થાય છે લોકોનું નહીતર જૈન અને શિવ જે સામ સામા હતા એનું એકીકરણ અને જૈનો ને કહેવાય છે કે આ તો સલાકા પુરુષો છે ત્રેસઠ સલાકા પુરુષો માંથી છે ના હવે હવે દાદા સમજાય શંકર ભગવાને કહ્યું છે ત્રેસઠ સલાકા તો તીર્થંકર ભગવાન કહ્યું એટલા જ પૂજ્ય છે લોક પૂજ્ય બીજા બધા લોક પૂજ્ય એટલે આપણે તો અહીંયા આગળ ઇન્દ્રિયાજી છે ત્યાં આગળ અંદર ભગવાનની મૂર્તિ બાર કૃષ્ણનું છે આ બાજુ મહાદેવજીનું છે ત્યાં બધી પણ એ બધું લોકો ભૂલી ગયા હતા ભૂલી ગયા છે ભૂલી ગયા છે આડું થઈ જાય ને એ આગળ વધતો પડે છે ત્યાં આ બધું અહીં પોતાને ખબર કારણ બધી કોમો વાળા દર્શન કરવા છે માતાજી નો ભક્ત છે ને તે કે અંબાજી છે એટલે દાદા આ ગોવર્ધન પર્વત ઉચકવાનું એકીકરણ આ ભારતની સંસ્કૃતિનું એકીકરણ બધી પ્રજા ભેગી આ કરશે નહીં શ્રીમદ કર્યા કર્યા જ નહીં બીજા બધા કરશે શ્રીમદ સ્વામી કર્યા કર્યા નહીં અને આ બીજી પ્રજા થતી એવી નથી બીજી પ્રજા બહુ મતાગ્રહી નથી એટલે સિમંદર સ્વામી નું આમ કરશે બહુ થઈ ગયું શબ્દ બોલશે સિમંદર સ્વામી બહુ થઈ ગયું બહુ થઈ ગયું અને સમજુ કઈક બોલશે તો એ ઉઠીએ એટલે એટલામાં હેતુ છે આ કુદરતી મારું ગણતરી નથી આવે મારી ગણતરી વાળા સંકેત છે પેલો મૂળ તો મારો ધ્યેય કેવો હતો કે આપણે આશ્રમ આશ્રમ હોય ને આશ્રમો મેં બધા ધોઈ દીધા હતા ત્યાં જઈને સ્ટડી કરી દીધેલો એ આશ્રમમાં રગડો હોય છે ત્યાં ખાય છે પછી આશ્રમમાં હવા આવે છે બહિરની છોકરાની કે પહોંચે નહીં એટલે તો મત મગર મત તરીકે હોઈ રહેતી રાત કોઈ કઈ બઈ નહીં બહિરની છોકરાની તો આશ્રમ ખાઈ સુઈ ગયા પવન આવે એટલે રમ લાગેલો ને ઉતારવા અહીંયા આવે પોતાનો શ્રમ લાગેલો તો ઉતારવા અહીંયા આવે હેતુ બધા ઉધાર થઈ ગયું ને કવિ ને લઈને એનો આપડે હાથને બધું બધું નથી ખેતી ચુમ્મોતેર માં ગયું છે અહીંયા જતીન લક્ષ્મી જગ્યા રાખી કઈ નહીં કર્યું પછી થોડી વિચારસરણી બદલાઈ કે કોલેજ તો કાઢવા જેવી છે કોલેજ એટલે કેવી કોલેજ ત્યાં જે કોલેજના છોકરા ભણતા હોય ને એને એક પીરિયડ હતી એક કલાકનો આપણું આપવાની હોય અને મોઢા ઓરડ પછી મનમાં ભાઈ ના બધું આ છે આ તે હું અને આ મારે કરવું પડશે શ્રમિક માર્ગ પણ એક એક પોતાના મનમાં સ્થિત રહે કોઈ દગા ભરે ભડકે નહીં એવું અહીંયા આગળ એક વાર નો ત્રણસો હાથ કલાક ફરી જાય એક વાર નું થઈ તેથી હિંમત થઈ હિંમત થઈ કામ લાખ ખરેખર કામ લાખ હા દાદા એ તો આ ખરી ઓળખાણ કરાવવાની ખરી ઓળખાણ આપવાનું જ્ઞાન આ ચોક્કસ છોકરાઓ હોય ભલે એ જાણી જાય બહુ છે સુધી કરીશું નહીં બળ વેચી ગઈ બધું વેચી ગઈ દાદા થાય જ આ તો તો થાય પણ આપણે આ તો આ મજાની વાત છે આ જરા જરા બધાને બધાને સાંભળવાનું ઠીક રહ્યું હલકું પડ્યું ના ના હું કેમ તો લાવવું પડશે આમ ના કેટલી કેટલી બધી આપણી શક્તિ અંતર શક્તિ બધી દુર્જાણી થઈ રહી છે ડેવલપ માણસ ક્યાં જઈને બેઠો છે ડેવલપ ને ના નહીં સંજોગો વચ્ચે જોઈને દશા થઈ છે એ સંજોગોને ફેરવવાના ભાવ ફેરવ સંજોગો ભર્યા સંજોગ લખના સંજોગ લખના એટલે બધા ભાવ કેવા ડાયા થઈ જાય એ ડાયા ઘર હોય ને ત્યારે મારા જેવા બાવા હોય તે એકાગ્રતા થાય કારણ પોતાનું પોતાની ઈચ્છા પ્રમાણે થાય છે ને એ એકાગ્ર થાય કે મારે ધાર્યા પ્રમાણે સંદેહ થાય છે બીજો કોણ એકાગ્ર થાય લોભિયા લોભ નહીં હોય માન ઈમાનમાં હોય મને હા બોલાયો નહીં ત્યાં આગળ જગ્યા ઉપર એ બધી એમાં એમાં જ રાખવો જોઈએ ગમે એટલી ઘડી લોભીઓ લોભમાં હોય આજે રિક્ષા પડ્યા જમતી વખતે તેમાં આ વિધિ કરતી હોય તેમાં આ બધા પોત પોતાના હોય અને જો અહીંયા દાદા દાદા ની હાજરીમાં જો ને બધું રોગ ભૂલ ભૂલ રોગ પાપ બધું પોતાના ઘરમાં બીજી ગયા છે કેમ તે ભૂલી ગયા છે એ મંદિર કેવું છે એક જ માણસ એક જ માણસ એકાગ્રતા થી આટલા વર્ષ નભે જ મંદિરો આ બધા એકાગ્રતા ખરો જય સચિદાન અને કલ્યાણ થઈ જવાનું બધા તમારા બધા પગલા પડે છે દાદાના તમારા પગલા ની કિંમત કશું નથી જયારે વેપારી હતા ત્યારે આત્મા થયા બહુ જરા વેપારી દ્વારા કશી કિંમત નથી બધા કિંમત કહેવાય માર્કેટ મટીરિયલ પણ આ તો આવા આસપાસ ગુપ્ત વેચે ભગવાન તમે કહ્યું એમ કહો પડે લારો પડે એના કરતા બોલવું નહીં જાણવું કરું આપણે છીએ કામ લાગે નથી બરાબર છે દાદા મને કહ્યું ત્યારે મને ખબર પડી તમારા સાધન નામ અંબાલાલ મોદી ગયું તમે મગજ મળે આપડે બધા એકના એક જ છે ભરતી અત્યારે ભેદ લાગતા નહીં ભેદ છૂટી ગયા ભેદ છૂટી ગયા નોય આપણો તેને આપણો કરી નાખે અમારા માસી છોકરો અમારા ભોજ નો છોકરો એ એના એ એના હંમેશા આ જગત કેવા હોય જગત અવભવના ઘાટ કેમાં હોય એક જ ઘાટ હતો આ ડેરા એક જ ઘાટ દાદા ભગવાન દાદા હું દાદા ભગવાન હતો આ બધા દાદા ભગવાન લલિત તો વિચાર કરે કે કેવું છે ને રહી ગયા ના ના આવવામાં દાદા જોશે આવશે કારણ કે આ બધું અમારે એક ઘાટ થઈ ગયો અને ક્યાં દાદા અમે ક્યાં સણિયા અને ક્યાં અમારા સગા ત્યાં સણિયામાં નવા સગાઓ હા દાદા આ બધા એક અમારા સગા આપણી પાસે કોઈ સોમવારે આવ્યા કોઈ મંગળવારે આવ્યા કોઈ બુધવારે આવ્યા હવે બુધવારે તો તારે ગુરુવાર વાળા નતા આવ્યા શુક્રવાર વાળા નતા આવ્યા પણ ગુરુવાર આવ્યો એટલે એ આવ્યા અને શુક્રવારે આવ્યા અને શનિ રવિવાર બધા સાથે બધા સાથે એટલે હવે આપ અમેરિકા થી આવશો ત્યાર પછી દાદા એવું લાગે છે કે આ વિસ્ફોટ થશે કે અમારા જીવાને કે પ્રહલાદભાઈ આટલી આ જઈ બેઠા છે તે ભાંડર પડશે નહીં જગા મળે અહીંયા દાદા કારણ કે દાદાની પાસે આવે એવું એવું બધું કારણ કે હવે ખબર પડી કે આ અહીંયા આ બધું જીવંત વસ્તુ છે એટલે પછી